Bye. કંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેરે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે બપાર મેરે લોલ સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ મેરે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ ને તી કહે રે લોલ વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ નખશિક પ્રેમ સખી નાનાથ રહો ઉર્મા રમી રે લોલ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું નામ તરીકે આપ્યું અને ત્યારથી સર્જાનંદ પ્રચલિત થયું ક્યારે કોઈ સંન્યાસીઓના સર્જાનંદ સ્વામી પહેલા સર્જાનંદ એવું નામ સાંભળ્યું નથી આ સુંદર અલૌકિક અનુપમ નામ રામાનંદ સ્વામી આપ્યું જેવું નામ એવા જ ગુણ સહજ સહજ સ્વાભાવિક સ્વાભાવિક જે આનંદ સ્વરૂપ છે એવા સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું એ આપણે સાંભળી લીધું છે પોતાના સ્વયં સ્વરૂપમાં આનંદિત રહેવું એવું योग कामाने भविष्य મતલબ કે યોગીઓને એવા સત્પુરુષોને એ પોતાના નિજાનંદમાં મસ્ત હોય પરંતુ એ આનંદને રહેલાવવો એ બહુ ઓછા લોકોમાં હોય પરમાનંદ સ્વામી કહે છે કે હું એવા સહજાનંદ સ્વામીને ભજું છું વંદું છું કે જે સહજ સહજ આનંદ સ્વરૂપ તો છે જ પણ એ આનંદની રસમાણ કરી છે એ રસરૂપ મૂર્તિ છે વિશાળ સરોવર હોય તો એમાં નાવાનો કે એને નિરખવાનો આનંદ છે અને એ સરોવરમાંથી જો નદી વહે ઝરણાઓ વહે તે ઝરણામાં નાહવાનો આનંદ અનેરો હોય છે અને ઝરણાઓ અનેક લોકો સુધી સામેથી જાય છે સરોવરની તો પાસે જવું પડે પણ સરોવરમાંથી પ્રગટેલું ઝરણું તો લોકોની પાસે જાય છે એમ પ્રમાનંદ સ્વામી કે આ સહજાનંદ સ્વામી એવી રસરૂપ મૂર્તિ છે એમણે પોતાનો રસ અનેક સુધી વહેડાયો શેરડી હોય એમાં મીઠાશ તો છે જ પણ જ્યારે એનો રસ કાઢવામાં આવે ત્યારે એનો આનંદ જુદો છે એમાં પછી અવરોધ કોઈ નથી એમ ભગવાન રસરૂપ જ છે પણ જયારે એ રસ સામાન્ય જનતાઓને પીવડાવે છે ત્યારે બહુ સુલભ થાય છે રસરૂપ મૂર્તિ છે ભગવાન સહજાનંદ સ્વામી એના વિશે આપણે સાંભળતા એવું કહેલું કે સાહિત્યના નવ રસ મતલબ કે જીવનના નવ રસ આપણું જીવન જુદા જુદા નવ રસમાં વહેતું હોય છે એ નવય રસ ભગવાન પોતે ધારણ કર્યા છે એટલા માટે લોકોના રસ જુદા જુદા હોય છે કોઈ હાસ્ય પ્રધાન વ્યક્તિ હોય કોઈ શાંત રસ પ્રધાન હોય કોઈ વીર રસ પ્રધાન વ્યક્તિ હોય કોઈ ભયાનક રસ પ્રધાન વ્યક્તિ હોય કોઈ કરુણ રસ પ્રધાન વ્યક્તિ હોય તો જે રસ જે વ્યક્તિમાં વિશેષ છે એ રસ દ્વારા ભગવાન પોતે પોતામાં એ જીવને જોડે છે આવી રસાનુભૂતિ સહજાનંદ સ્વામીએ કરાવી છે નવ રસ તમને યાદ હશે પણ છતાંય એનું નામ સાંભળી લો શાંતરસ હાસ્યરસ કરુણરસ વીરરસ રૌદ્રરસ ભયાનકરસ શૃંગારરસ વિભત્સરસ અદ્ભુતરસ રસ તો સહજાનંદ સ્વામી નવે રસમય મૂર્તિ છે પહેલા છે શાંત રસ શ્રીજી મહારાજ કેવા શાંત હતા એનો સ્વભાવ કેવો શાંત હતો એ તો અનુભવ મહારાજ કહી શકે શ્રીજી મહારાજ જયારે સંતો ભક્તોની સભામાં બેઠા હોય સન્મુખ સાધુઓ અને હરિભક્તો બેઠા હોય શ્રીજી મહારાજ બસ શાંત બેઠા હોય નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે પાઠ કરતા હશે પણ કદાચ તમને આડું નહીં આવ્યું પરિસ્મૃતિમાં છે મૂર્તિ ઘણી છે ઘન શ્યા સત્યનાથ નિરખ્યા શાંત સ્વભાવે સુખધામ કે નાથ નિરખ્યા છે શાંત સ્વભાવે સુખધામ કે શાંત સ્વભાવે સુખધામ پوتا آگل رے سبا برائی سمت ہر جن ری سامو جو رہے بیٹا پوتے سنت نتھا جوتے بس پوتا آگڑ رے سب برائی بیس سنت ہر جن ری ساموں جو رہے ધ્યાન ધરીને રે બેઠા હોય હરિ પોતે સંત હરિજન રે તૃપ્તન થાય જોતે પેશ કરતા ન હોય બસ શ્રીજી મહારાજ એ પગ ઉપર પગ ચડાવી બેઠા એ સંતો ભક્તો બસ બધા બેઠા સંત હરિજન રે તૃપ્ત થાય જોતે اور یہ بولی اٹھتا کیا بات ہے چندر کے سامنے جیسے چکور دیکھتے ہو ایسے تمام سنت جن سردانند سوامی کی اور نگاہیں رکھ کر بیٹھے ایسی سبھا ہم نے کہیں پہ نہیں دیکھی ابھی سبھا میں کہ جو نہیں جن چندر سال چکر منڈائی گئے بولا بس جو ہلو چلو چلن نہ ہوگان برچن کرتا تھا شانت رسو شانترس پرسنج مہاراج سامنے بیٹھا تھا بگوان بولتا تھا بولتا بولتا بند تھے ઘણીવાર સુધી બોલ્યા નહીં એટલે પ્રસંગજીતે કહ્યું કે તમે કેમ પ્રવચન બંધ કર્યું કે તમે ચમચો બહુ છો મહારાજ હું કઈ મેં કઈ કર્યું નથી શું એવી મારામાં ચંચળતા છે હું તો તમને સાંભળું છું તો કે મને સાંભળો તો છો પણ તમારા જમણા પગનો અંગૂઠો ડગડગ ડગડગ ડગડગ ડગડગ કર્યા કરો છો વિચાર કરો કે શાંત રસમાં એક સામાન્ય ચંચળતા પણ વિક્ષેપ કરે છે કે મેં સહજાનંદ સ્વામીની શાંત મૂર્તિની સામે બેઠેલા સંતો ભક્તો બરફના થીજેલા પૂતળા જેવા થઈને બેસી ગયા નિસ્તબ્ધ શાંત دردھی کنند سومی بہت પ્રકારનો રંગ ભેળવીને સાત પ્રકારનું ચંદન બનાવ્યું છે લીલા પીળા રંગથી અને આનંદ સ્વામી મહારાજના લલાટમાં ચંદનની અર્ચાઓ કરી ખુલ્લી છાતી ઉપર જુદા જુદા રંગ બેરંગી ચંદનથી ચાંદલા કર્યા ભુજાઓ ઉપર ચાંદલા કર્યા اوپر چاندلا سندر رنگ بے رنگ چندن سر مورتی چندن شنگارا پچی بڑا سنت سامنے بیٹھا تھے بس جوتا جوتا بدا نے سماجی گئی આખી સવારે સમાધિ બધા સંતો ભક્તો સમિત એક મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નહોતી થઈ શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી સારું થયું તમને સમાધિ ન થયું નહીં તો અમે વાતો કોની સાથે કરો મુક્તાનંદ સ્વામી મનમાં મનમાં વિચારે કે આમને મારે શું કહેવું પણ ઇમેજિનેશન કલ્પના કરો કે એ દર્શનથી તમામ સંતો ભક્તોને સમાધિ થઈ હોય આવી ઇતિહાસમાં આ ઘટના સહજાનંદ સ્વામી સાથે જ છે બીજી કઈ આવું શાંત રસનું સુખ એટલે પ્રેમાનંદ સ્વામી ગાય ઉઠે છે રંગો સરજાનંદ રસ રૂપ આપણે તો જે અર્થઘટન કરીએ છીએ અથવા તો જે કઈ ગાઈએ છીએ આપણો ભાવ છે પ્રેમાનંદ સ્વામીના દિલમાં ત્યારે કે જે ભાવ હશે એ ભાવ તો એ જાણે બીજા ભગવાન સહજાનંદ સ્વામી જાણે મુક્તાનંદ સ્વામીને સમાધિ નથી થઈ દર્શન કરતા કરતા સમજવાનું વિચારવાનું એ છે કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે એવું ઐશ્વર્ય આપેલું કે મુક્તાનંદ સ્વામી જેને ધારે તેને ચપટી વગાડતા સમાધિ છે એમને સમાધિ નથી અને મહારાજે પણ કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેને અમે ક્યારેય સમાધિ કરાવતા નથી અનેક અનેકના થાય ગોપાળાનંદ સ્વામીને વચ્ચે અનેકના સમાધિ નાના નાના બાળકો સમાધિના સ્વતંત્ર અવસ્થા પામે મુક્તાનંદ સ્વામીને વચ્ચે અનેકને સમાધિ થાય વિચારો કે આવો શાંત રસનો નાહવો લૂંટાયો હોય એવો પણ આ પ્રસંગ સહજાનંદ સ્વામીના જીવનમાં જોતા જોતા બસ શાંત રસ મૂર્તિ કેવી હશે કે સમાધિ થઈ જતી બાબાના દરબારમાં એક નાની વચ્છેરી હતી એ માંદી પડી ગઈ પશુ ડોક્ટર પશુઓના ચિકિત્સક એને બોલાવ્યો વૈદ્યને જેના જમાનો એટલે એમણે કહ્યું કે આને દાન દેવા પડશે લોખંડના એવા હોય હથિયાર એને લાલચોળ કરી અને આમ પેટ ઉપર દાન દે સારું તમે ઘણા બળદને એવાને દાન જોયા છે માણસોને પણ ઘણા પેટ ઉપર દાન દેતા હોય છે આવી ઘણી ચિકિત્સા છે હવે આમાં સાજુ થઈ જતું હોય તો પછી બીકના મારા થઈ જતો હોય ખબર નથી એટલે પછી બધા જે હતા સાથે એ પેલી વછેરીને ચારે પગ બાંધી અને પછાડીને દબાવવી પડે ને ત્યારે આ લાલચોળ ડામ કઈ સહે પછાડવાની તજવીજ કરતા હતા એ વખતે ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઉરડીમાંથી બહાર આવ્યા અને આ જોયું કે શું કરો છો તો કે માંદી પડી છે એટલે ભાઈ કે છે ડામ દેવા છે એટલે ધોરડા શું કેમ બાંધ્યા છે તેને પછાડીને દબાવવી પડશે ત્યારે દાન દેવાય નહીતર તો કેવી રીતે દાન દઈ શકાય ન પછાડો તો શું થાય ટાંકો મારી દે ને તો તેનો જીવ લઈ લે ઘોડું છે આ મહારાજ કે તમને એની જ બીક છે ને દોડા છોડી નાખે જાયતવાન ઘોડાને પછાડાય નહીં એનું અપમાન છે ડામ કેવી રીતે દેવા તમારા ડામ દેવા છે ને હા ખુરશી લઈ આવો અને સવાનંદ સ્વામી એ ખુરશીની સામે બેઠા ઘોડીને અમારી સામે રાખો રાખો પછી હવે ડામ દઈ દો અરે પ્રભુ આમ ના ચાલે તો કે એક રૂવાડું હલે તો તમારે ડામ ના દેવા મહારાજ ખુરશી ઉપર બેઠા અને ઘોડીની સામે મહારાજ આમ બેઠા છે ઘોડી એની સામે જોયું સ્થિર વૈદરાજ ડામ ઉપર ડામ આપે પણ ઘોડીનો એક વાળ પણ હલતો નથી વૈદરાજ ડામ અત્યાર પડ્યા મૂકી સર્જાનંદ સ્વામીના પગમાં પડી ગયો પ્રભુ આપ તો અનંત બ્રહ્માંડોના નાથ હોય એવી મને પ્રતીતિ થાય છે બધાના નારી ત્યાગ તમારા હાથમાં છે શાંત સ્વભાવે સુખધામ કે એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે જોવા જેવા તો ભગવાન ને સાધુ બે જ છે બીજું જોવા જેવું કશું જ નથી પણ આ જીવ રાત દિવસ બીજું જ જોયા કરે છે જ્યાં જ્યાં જે જે સંસારમાં જુઓ એનાથી શાંતિ ક્યાંય થતી નથી જીવ બાળે અશાંતિ થાય સારું જુઓ કે નઠારું જુઓ સારું જુઓ તો એમ થાય કે મારી પાસે નથી નઠારું જુઓ તો દ્વેષ થાય પણ ભગવાન અને ભગવાનમાં જોડાયેલા સાધ બેની સામે જોવામાં જ ગુણાતીતાનંદ સ્વામી કે શાંતિ સુખ છે પણ હવે બધા બીજું જોઈ જોઈ કયા કરશે જો ભગવાનની સામે જોઈ રહે તો શાંતિ ક્યાંય લેવા જવી પડે એમ નથી મૂળીમાં એક સાધુ ઠાકરજીના સિંહાસન પાસે ઉભા ઉભા ભગવાનની ચિત્ર પ્રતિમા હતી એને આમ જોતા હતા સ્થિર દ્રષ્ટિએ એ વખતે ત્યાગજી બાપા આવેલા તો થોડી વાર આ જોઈને આ સાધુ મૂર્તિ સામે જોઈ રહ્યા છે આમ સ્થિર દ્રષ્ટિએ નજીક ગઈને એના પીઠ ઉપર હાથ મૂકીને કે બસ આ જ જીવનમાં કરવા જેવું છે બીજું કાંઈ કરવા જેવું નથી આમ જોઈ રહેવામાં જ બધો આનંદ છે જીવની સફળતા છે પણ વિચાર કરો ક્યાં જોવાય છે મૂર્તિ સામે અલગ તરફ દર્શન કરે નીકળી મૂર્તિની સામે જોઈ રહ્યો સારંગપુરના બીજા વિચરામૃતમાં તો દર્શનનો કેટલો મહિમા કહેવાય છે અને બીજી જગ્યાએ એમ પણ કહી દીધું કે કોઈ આડું ઉડું જોવે છે આકર્ષણ મૂકીને ખીચ ચડે છે પણ આપણે સાધુ એટલે તારણ કરાય નહીં નહીં કરતો હા એમ મારવો જોઈએ પણ એક દ્રષ્ટિએથી જો ભગવાનના દર્શન કરે છે તો શ્રીજી મહારાજ કહે એને ભગવાનમાં હિત થાય છે ને ભગવાનમાં એવું દર્શન કરનારાને હિત થાય છે મંદિરે જઈએ છીએ પણ દર્શન કરતા આવડતું બહુ ઓછા છે મૂર્તિ સામે જોઈએ شیاراج امداد پہ وقت امک پنڈتوں شرھی مہاجن ادوان پور مرو سن بک سبا تھی سبس مہاراج پہ شرشیوں پنڈیتا سامنے અને નજરથી જાણે અનુમતિ આપી તમારે કઈ પૂછવું છે અમુક લોકો પૂછવા જિજ્ઞાસા જોવા તપાસવા માપવા એમ જ આવતા હોય પ્રથમ કહું મહારાજ અમે કઈ પૂછીએ તો કઈ પૂછો સંતો ભક્તો બધા બેઠા હતા કોઈ વાચાળ હશે એમણે પૂછ્યું કે આપને ઘણા બુદ્ધ કહે છે બુદ્ધ અવતાર કહે છે તો તમે ખરેખર બુદ્ધ છો શ્રીજી મહારાજે તરત જવાબ આપ્યો કે ના હું બુદ્ધ નથી અને લોકો ઠીક સાંભળતા હોય કારણ કે હું માળો હતી સમય હતા એવા ત્યારે જુદા જુદા અનુભવ થતા સમાજ એમાં ભગવાને એ વ્યક્તિ એવો અનુભવ થતો કે આ ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે પણ એ જાણે બુદ્ધા અવતાર છે આપણે વાત કરીએ ને સાંજ સવારે શાંત મૂર્તિ બેઠા હોય જાણે ફરીથી બુદ્ધનો આખો પીરિયડ પ્રગટ્યો હોય એ યુગ આવ્યો હોય એવું લાગતું હોય પણ બધાને મનાય પણ નહીં એટલે પૂછ્યું અને એકબીજાને મહારાજે જયારે એમ કહ્યું કે ના અમે બુદ્ધ નથી ત્યારે અંદરથી બહુ આનંદ થયો બસ નક્કી તો થઈ ગયું હવે લોકોને કેવા થશે અમે નક્કી કરીને આવ્યા છે પૂછીને આવ્યા શું એમણે જ કહ્યું હું બુદ્ધ નથી ખુશ થતા થતા વળી પાછો બીજો બોલ્યો કે બસ તમારે તો સાંભળ્યું હતું કે તમે બુદ્ધ છો એટલે અમે ખરાઈ કરવા માટે આપને પૂછ્યું કે તમે બુદ્ધ છો શ્રીજી મહારાજે કહ્યું કે ના હું બુદ્ધ નથી પણ આ મારી સામે સાધુ બેઠા છે એ બધા એક એક બુદ્ધ છે જે મારું ધ્યાન કરે છે એના સ્તબ્ધ થઈ ગયા સ્વમુખે શું મહિમા કહી દીધો વિચાર્યો હું બુદ્ધ નથી બુદ્ધ તો મારી સામે બેઠા એ સાધુઓ છે એક એક સાધુઓ બુદ્ધ છે એક એક સાધુઓ બુદ્ધ છે અને જે મારું ધ્યાન કરે છે હું બુદ્ધનો બાપ છું શાંત સભાલે સુખધામ કે નાથને અદભુત શાંત મૂર્તિ છે શાંત ભાવથી કરું છું તો આમ કેટલી શાંતિ થાય છે તો એ જયારે શાંત મૂર્તિ સામે બેઠા હોય ત્યારે કેટલો આનંદ આવતો દર્શનથી આધી વ્યાધિ ઉપાધિ શમી જતી હોય પણ આખો જ એટલી કરુણા પૂર્ણ હતી આખો જેની સામે પડે એ જીવ શાંત થઈ એટલે તો જયારે સ્વધામ પધારી ગયા ત્યારે એ સંતો એ દ્રષ્ટિ જ ખોલતા હતા ક્યાં જોવું એમ ક્યાં જોવા મળે એમ જે મેળ આપણી સામે જોતા આજે ક્યાં મળે શાંત રસ છે એનો ભૂમિકા એ જ્ઞાન છે જેટલું જ્ઞાન પચે એટલો વ્યક્તિ શાંત થાય મતલબ શું કે જ્ઞાન જયારે અનુભૂતિમાં આવે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણમાં રહેલા દોષ એ બધા નીકળી જાય ભગવાન તો સ્વયં શુદ્ધ મૂર્તિ છે પણ આ રસની આપણે વાત કરીએ છીએ ત્યારે જીવની ભૂમિકાથી કે જેટલો જ્ઞાન પામે એટલાના દોષ દૂર થઈ જાય ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ એ બધા શાંત થઈ છે હોય તો આ છે ને જોઈએ ક્યારે વિકાર હોય ત્યારે વિકાર માત્ર ટળી જાય ત્યારે કઈ જોઈતું નથી અને ત્યારે પરમ શાંતિની અનુભૂતિ થાય જ્ઞાન એ શાંત રસની ભૂમિકા છે એમાંથી જ્ઞાન રસમાં શાંત રસ જ્ઞાન રસમાંથી પેદા થાય છે અને એ અનુભૂત જ્ઞાન શાંત મૂર્તિ એવા સંત ભગવાન એ જયારે બોલે ત્યારે શાંત રસ વહેવા માંડે છે એટલે જ એવા બુદ્ધ પુરુષોની વાણી પણ પરમ શાંતિ આપે સારા શબ્દ જ બોલે અને એટલું સરસ ગમે અને એમાંય વિભૂતિ પુરુષ હોય ત્યારે એની તો વાણી પણ મીઠી હોય એનું મુખ મીઠું હોય એનો શબ્દનો અવાજ પણ એટલો ઘેરો મીઠો મધુર હોય એ ખાલી એટલું જ બોલે કેમ છો તો આમ શાંતિ લાગે આવો તોય ગમે ત્યારે એ જયારે હિત વચનો ઉપદેશ ઉચ્ચારતા હોય ત્યારે કેટલો આનંદ થાય કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસ જીવના અંતરકરણમાંથી અંધારું કાઢી જ્યારે સર્વાનંદ સ્વામી બોલતા હશે ત્યારે શાંત રસ કેવો વહેતો હશે કાર્યાણીના બારમા વચનામૃતમાં મહારાજે કહ્યું અવસરમત જેને અભ્યાસ હોય એને તરત એ શબ્દ યાદ આવે શ્રીજી મહારાજે બહુ સુંદર વાતો કરી છે કાર્યાણીના બારમા વચનામૃતના કારણ શરીરને બાળવાનું છેલ્લે તો ફક્ત ઉપસંહારમાં જ કહ્યું કે તમે અત્યારે જેવા શાંતિ પ્રેમથી વિશ્વાસથી એકાગ્ર થઈને તમે જે આ શબ્દમાં ખોવાઈ ગયા છો સાંભળો છો અત્યારે તમારું આ કથા સાંભળતા સાંભળતા જેવું મન નિર્વિકલ્પ થતું હશે થયું હશે એવું તમે મારા કરતા હશો ત્યારે પણ નહીં થતું મન નિર્વિકલ્પ એટલે ઘણી વાર ઉભા થઈ જાય વળી પાછા ક્યારેક આવે તો એ જે એવા બધા મોટા મોટા સંતો એની સાથે બેસે અને ભાઈ બેઠા બેઠા સવાર પડી એ રાતના નવ વાગ્યાથી બેઠા હોય સવારના ચાર વાગે એ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ બધા રમાનંદ સ્વામી બધા બેઠા અને શ્રીજી મહારાજ વાતો જ કરે સવારના ચાર વાગ્યા સુધી એ ચાર વાગ્યાની ભાન ક્યારે થાય કે જે સુઈ ગયા હોય વેલા એ ઉઠે અને એ ધ્વન બોલે ત્યારે ખબર પડે એટલે પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ તો પ્રભાત થયું એમ સાવ લ્યો જાઓ સ્નાન કરવા સંતો સ્નાન કરવા સવારના ચાર વાગી જાય એટલે સવાર પડી જાય એટલે શું શું એ બોલતા હશે શું એ શાંત રસ રહેતો હશે શ્રીજી મહારાજ પડતા ત્યારે બસ બેઠા હોય દૂર દૂર દૂર સંતો બેઠા હોય દર્શન કરતા હોય મહારાજ જે બાજુ પડખું ફરે એ બાજુ સંતો વયા ગયા એમ કરતા કરતા મહારાજ પછી ચરણ ભાતી ગયા એટલે ચરણ તરફથી નજર હટાવી ઉદર અને મસ્તક ઉપર રાખ પછી મહારાજ ધીમે ધીમે છાતી સુધી ઢાંકી દેશે શ્રી આનંદ તો સંતો મુખારવીને જોયા રાખે અને છેવટે પછી શ્રીજી મહારાજ પોતાના હાથે મુખારવીને ઢાંકે ہائک کرتی پڑ جائے سر ادب تو جو وانی ویتی سنت یہ سنگرہ یہ وچنا એટલે દંતારી વાળા સચ્ચિદાનંદજી એકવાર કહેલું ની સભામાં કે ને વાંચતા તરત પ્રતીતિ થાય છે કે આ વાણી એક વાણી છે હવે આ વાણીનો ઉચ્ચારનાર કોઈ સામાન્ય ન હોઈ શકે એવું પ્રબુદ્ધ માણસને લાગ્યા વગર ન રહે વિચારવાનું જે હોય તો એ તરત સમજી શકે છે બાકી ઘણા એવા હોય રોગલા અમુક પોતાના જયારે ચારે બાજુથી માન મળ્યા હોય ને એને પછી પોતાની ભૂલમાં દેખાય એટલે એ વળી કટાક્ષ કરે કે વચ્ચે નામ સાંભળ્યું છે પણ મેં વાંચ્યું નથી ત્યારે વાંચો ને બાપા તમે બીજા ઘણા પુસ્તકો વાંચો છો તો આ એક વાંચી જોવા શાંત રસ એટલે તો વચનામૃત વાંચતા લગભગ ઊંઘ આવી જાય છે એમાં શાંતિ મળે છે એટલે જો એક બહુ સરસ તમને ગમે ને તો વાત જ્ઞાન છે ને એ જો ન સમજાય તો ઊંઘાડીને શાંતિ આપે જ્ઞાન ન સમજાય તો ઊંઘાડીને શાંતિ આપે અને જો જ્ઞાન સમજાય તો ખુલ્લી આંખે શાંતિ આપે ખુલ્લી આંખે શાંતિ પરમ શાંતિ જો જ્ઞાન પચી જાય તો પછી એને કઈ આંખ બંધ કરવાની જરૂર નથી ખુલ્લી આંખે એ સંસારમાં પરમ સુખી થઈને ફરે જો જ્ઞાન એને સમજાઈ જાય તો એટલે જ એવા જ્ઞાનવાન પુરુષો કે પછી સંસારના ઉચ્ચ નીચ ભાવમાં ડૂબતા નથી કારણ કે એનો સહજ સ્વભાવ પછી શાંત થઈ જાય છે જે કઈ ચાલ પહલ થાય છે એ ઉપરના લેયર ઉપર થાય છે અંદર કઈ નથી વાત તો સાચી છે આપણું શરીર છે ને સાત માળની હવેલી છે આપણે જે કઈ બધા સંસારમાં મોજ મજા કરે છે પેલા મજલે જ ઉભા છે છ મજલા તો હજી ખોલ્યા જ નથી એટલે જે પછી જેમ જેમ જેમ જેમ ઉપરના મજલે જાય છે એમ એની આનંદની અવધિઓ વધતી જાય છે વિચાર કરો કે એવા કેવા દુર્ભાગ્ય છે કે છ મજલા ખોલ્યા વગર જ માણસ મરી જાય છે અને કેવળ પહેલે મજલે ઇન્દ્રિયોના સુખમાં આનંદ માની પૂરું કરે બીજા ઓરડા ખોલ્યા જ નહીં આ પદ્મનાથના મંદિરના ખજાનાને જેવું ને ખજાનો ખબર નહોતી ને એમ છ ઓરડા જે આપણી અંદર તો આનંદના ભર્યા છે એટલે જ્ઞાન પચે તો ખુલ્લી આંખે આનંદ છે પછી એ પુરુષો ડૂબતા નથી સંસારના ભાવમાં વર્ષો શોખ સુખ દુઃખ માલકમાં આ શાંત રસની વાત ચાલે છે સહજાનંદ સ્વામી شانت رس موتی تھی درشن کی شاع ویونگ بنے شانت بن اپن تھوجی مارا لکھتا એ પણ ભગવત સ્વરૂપનું શું છે બ્રહ્માંડ નજરમાં ન આવે તેમાં આ લોકના જીવ શું નજરમાં આવવાના છે પણ શ્રીજી મહારાજ આનંદ પધાર્યા તમે જો પરમ શાંત સ્વભાવ હું થોડા થોડા તમને પ્રસંગો કહીશ એક તો લીલાનો સ્વાદ આવશે અને બીજું સહજાનંદ સ્વામીના શાંત સ્વભાવની આપણને સમજ મળશે ઉમરેટ પધારેલા મહારાજ ત્યાંથી સામર્થા ગામ આવ્યા તો આણંદથી બધાએ શંકર વગેરે બ્રાહ્મણો નામો હરિભક્તો બધા મહારાજ પાસે આવ્યા બહુ આગ્રહ કર્યો મહારાજ તમે આનંદ પધારો ક્યારે આવ્યા નથી મહારાજ કે પછી ક્યારેક અનાપૂરતા આવશું પણ હવે બહુ આગ્રહ કર્યો અહીંયા જ આવ્યા છો હવે ના આવો તો પછી ક્યારે મોકો મળે માટે દયા રાખો અમારા ઉપર આવો બધા ભક્તો છે બધા રાહ જોવે છે બધા જ ગામડાઓ પાલન કરો છો અમારા નજીકમાં જ કહેવાય વડતાલ ત્યાં છેટું કહેવાય છતાં આનંદ આવો નહીં આવો ના અમે બધી તૈયારી કરીએ બહુ આગ્રહ કર્યો મહારાજે કહ્યું સારું ચાલ તૈયારી કરવાનું આવ્યું છે બીજે દિવસે નીકળવાનું હતું શ્રીજી મહારાજ નાનકી ઘોડી પર બેઠા છે સાથે બધા શામ સુરાદી ભગુજી જોગન વર્તાવા બધા હરિભક્તો છે ક્ષત્રિય પાર્ષદો છે ગુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે કેટલાય સંતો છે અમરેટ મહારાજ જયારે જયારે જાય ત્યારે સંતો ખૂબ હોય સાથે વિદ્વાનોની નગરી બધાને ખૂબ તૃપ્ત કરવા નજીક આવ્યું અને મહારાજ ઉભા રહે કે જો અમે ના પાડેલી છે કે અમારે આનંદ નથી આવવું ભક્તોનો આગ્રહ છે એટલે હું તમને ચેતવી દઉં છું કે હારથી સ્વાગત નહીં થાય માહોલ જુદો છે સંયમ રાખજો સૌની પેલા હરિભક્તો ચાલે પાછળ પણ હરિભક્તો ચાલે વચ્ચે સંતો અમે અને અમારી આસપાસ તમે બધા હથિયાર વાળા પાડશો એટલે હું તમારા ઉપર નજર રાખું કોઈએ કઈ પણ બોલવાનું નથી જરાય ક્રોધ કરવાનો નથી આવેશમાં આવવાનો નથી હથિયાર ઉઠાવવાનો નથી આ અમારા વચનનો જે ભંગ કરશે ગુરુદ્રોહી છે વચનદ્રોહી છે એટલે કડક સૂચના હતી એટલે બધાને થઈ ગયું કે સામાન્ય નહીં હોય અને પછી આનંદમાંથી હરિભક્તો બધા ઢોલ નગારા શરણાયો બધું લઈ સાત સમયા સાથે મહારાજના સ્વાગત સ્વાગતમાં ગયા શ્રીજી મહારાજ રૂમા જુમા રૂમા જુમા માણકી ઉપર બેઠા બેઠા ચાલે છે આગળ હરિભક્તો છે ઢોલ નગારા વાગે છે એની પાછળ સંતો છે પાછળ એમની મહારાજની માણકી આજુબાજુ બધા જ ભગવજી જીવન વડતાલા સુરાબાપુ વગેરે બધા દરબારો હથિયાર બંધ છે પાછળ પણ હરિભક્તો છે જેવા આનંદમાં પ્રવેશ કર્યો અને જે અમુક વિરોધી હતા એ લોકોએ ગામ લોકોને ચડાવેલા પૂરું ભાઈ આવું કાદવ કીચડ ગંદકી ગોબર છાણ આ બધું ઉડાડ્યું અને એટલા ધમાલ કરીને એટલા બધા અપશબ્દો એવું બધો લોક આખું વાતાવરણ ભયંકર થયું સંતો ઉપર ઈટોળા નાખે ગોબર ઉછાળે કાદો ઉચાડે ખુદ શ્રીજી મહારાજ ઉપર કાદર કીચડ અને ગોબર પડે સંતો તો સ્વભાવે સહી જાય પણ આ જે દરબારો હતા ને એનાથી સહન નતું થયું આંખમાં લોહીના કસલા ફૂટી જાય વીર ભૂપેજી ગોબર વડતાલા જોઈ ના શકે મારા સતત પીધે રાખે જરાય પેલું કરશો જરાય પેલું કરશો અને ગામ એટલું બધું ભોરાતું થયેલું કલ્પના કરો કે કેવું હોય જયારે લાગ્યું કે હવે આમ આગળ વધારશે જ નહીં એટલે મહારાજે બધા પાછા ફરો માણકીને પાછી વાળી સંતો પાછા ફર્યા પાછા નીકળતા નીકળતા નીકળતા ભગુજીથી રહેવાનું ભયંકર સિંહ ગર્જના કરીએ મારા ઈષ્ટને આવી રીતે અપમાન કરનારાઓ તમે જેટલા જેટલા છોડો ત્યારે મારો શાપ છે તમે નિર્વંશ મરશો એકદમ મહારાજ માણકી લઈને આવ્યા હવે બધું છે શું કર્યું ચાલો ચાલો શાંત રહો ચાલો મહારાજની નજર ખોળે છે પણ શોભન વર્તાળો દેખાતો નથી એકદમ માણકીને ઘૂમરે નાખીને જ્યાં જોયું બધાને આગળ લઈ લીધા બધું ખાલી કર્યું જ્યાં પાછા ફેરાવે એક એ ખૂણામાં જોવું વળતાડો થર થર થર થર થર ધ્રુજે સેજ આમ શ્રીજી મહારાજ આગળ જાય પછી હું તો મારો હું કોણ છું અને આ તલવારથી એક એકના માથાવાદી નાખે એકદમ દોડતા મહારાજ માણકી લેલા જોબન વળતારો હાથ પકડ્યો ચાલ મારા સાથે ચાલ મારા આ વખતે હું તમારું નહીં માનું હવે જોગન મારા સન છે તું ચાલ મારી સાથે નહીં મને તમે આજ્ઞા આપો આ બધાને જ્યાં સુધી માથા ભરતી ઉપર ના નાખું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય મારા ઈષ્ટો આ રીતે અમે તમારી સાથે હોય અને આ થાય આ પ્રભુ અમારાથી જોયું નથી જતો ભીખ છે અમારી જમીનને તો નક્ષિત સૂરવીરો છે એ આપણી જેવા થોડા છે કે તરફ વખત મંડી ઠેકી જાય શ્રીજી મહારાજે પોતાના શ્રમ આપી અને ચોબનને બાવળેથી ખેંચી લઈએ આણંદ છોડ્યું દૂરે અમે જમીએ છીએ તમે જમો તો સંતો તો ના બધા રીત પછી જમી ના શકાય ખબર છે પછી કે મહારાજે વાતો કરી ઘરે દરબારો સંતો અને આપણું શું ગુણ તમે વિચાર કરો અને અક્ષર ઉપાડ્યું હોત તો વિચાર કરો અત્યારે આપણે જે શાંતિથી બેઠા છે આ કેરી ખાઈએ છીએ એ અવસર હોત શાંતિથી આપણે આપણું શું ગયું છે તમે માથા કાઢી નાખ્યા હોત તો આ શાંતિ આપણને ના મળે સુખેથી આપણે બેઠા છે સુખેથી સંતો કેરીઓ જમે છે અમે જમે છે તમે જમાવો તો લોકો દૂર હોય છે નિર્દોષ લોકોને તમે મારી નાખો માટે શાંત થાવ ક્યારે દોષિત લોકો જલ્દી હાથમાં નથી આવતા તમે દરબારો વિચાર કેમ નથી કરતા વ્યથા તમને ન થવી જોઈએ આ શાંત રસ બોલે છે શ્રીજી મહારાજ લોકો વ્યથા તમને ન થવી જોઈએ વ્યથા તો હંમેશા જે પાપ કરે છે સૂત્ર જો હતું યથાર્થો જે પાપ કરે છે ખોટું કરે છે દ્વેષ કરે છે બીજાનું અપમાન કરે છે એને જીવનમાં હંમેશા વ્યથા હોય છે અને જે સહન કરે છે જે પાપનો માર્ગ છોડે છે જે દ્વેષનો માર્ગ છોડે છે જે અનિતિનો માર્ગ છોડે છે એને સામે ઘેરે એને સામે પગલે ચાલીને એને ત્યાં શાંતિ મુકામ કરે છે માટે જો શાંતિ જોઈતી હોય દ્વેષ છોડો અનિતિ છોડો શાંતિ ઘરે જ છે માટે શાંત આ નો અવતર અવસર નથી આનંદ નો અવસર છે કે આપણે ક્રોધ જેવા શત્રુને જીતીને આવ્યા છે આ તો આપણો નો અવસર છે હાર્યા તો આનંદની પ્રજા છે જીત્યા છે તો આપણે આપણે જો ખોટું બોલતા હોઈએ તો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જ્ઞાની પુરુષો છે એમને પૂછો આપણે હાર્યા છીએ સ્વામી કે આપણે જીત્યા છીએ બોલો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણો તો વિજય થયો છે આપણે જીત થઈ છે આપણે તો મારા ઉપર પગ દીધો છે દેશ ઉપર પગ દીધા છે શાંત થઈ ગયા નિરાજ રસ છે એમાં છેલ્લે મહારાજે કહ્યું દરબારો હજી શાંત જેને જેને તમારું અપમાન કર્યું છે એ તમારા પગ પગડશે જાઓ માટે ચાલો હવે વડતાલ પછી વડતાલ ગયા ધામધૂમથી ઉત્સવ થયા શાંત મૂર્તિ છે અને પાસે જે રહે છે એને પણ શાંતિ અમદાવાદના સેલુકર સુબો પેશવાઈ સત્તા હતી જેતલપુરમાં યજ્ઞ થયો તો શક્તિપંથી બ્રાહ્મણો અને અમુક વૈરાગીઓને એમણે બધાએ બહુ વિઘ્ન કરવાનું ઘણું કર્યું પણ શ્રીજી મહારાજનું એવું પ્રભુત્વ પણ યજ્ઞ થયો યજ્ઞ પૂરો થયો ત્યાર પછી એ શક્તિપંથી એ બ્રાહ્મણો એકબીજા એકબીજાને કહે આપણે તો કઈ કર્યું નહીં આનો નિર્વિઘ્ન યજ્ઞ થયો મને કોઈ સામે મળે એટલે કે કાંઈ આમનો પૂરો થઈ ગયો સ્વામિનારાયણ ભગવાનનો યજ્ઞ હું હોત ને તો યજ્ઞ કુંડમાં કૂદીને યજ્ઞ પડો અહીંનો પેશવા સુબો અમદાવાદનો એને ખ્યાલ આવી ગયો એ શક્તિપંથી હતી હિંસાને પ્રવર્તન કરતા એટલે મધ્ય માણસથી જે બધું પૂજન યજન કરનારા હોય એને આ ગમે નહીં પણ સદો એમણે નક્કી કર્યું કે આમને પહેલી રીતે જીતી શકાય એમ નથી કપટ કરવું જોઈએ એટલે તમે પ્રસંગ જાણો જ છો પણ શાંત રસને સમજવા માટે આપણે જુદી રીતે સાંભળ્યો હોય અને શાંત રસના ભાવમાં સાંભળવાની વાત છે શ્રીજી મહારાજને આમંત્રણ આમંત્રણ આપ્યું કે આપ મારે ત્યાં પધરામણી કરશો જરૂર જાણે છે એનો આશય ખોટો છે હા જરૂર આવશે શું બોલ્યા અમને તો જે બોલાવે ત્યાં જાય જો ભગવાનને અસુર બોલાવે તો જાય પણ એવા અસુર હોય છે જે બોલાવે નહીં બોલાવે તો જાય છે જે બોલાવે ત્યાં ભગવાન જાય છે તમે કહો તમે આવશો અને પુત્રના કિલ્લામાં જે શેલ ઉપર સીધો રહેતો હતો ત્યાં તેલનું ટાંકું બનાવેલું એમાં તેલ ભર્યું નાની નાની ખપાકડીઓ સળીઓ મૂકીને ઉપર ગાદલું પથર્યું અને ગાદી તકે મૂક્યો સહજાનંદ સ્વામી આવે એકલાને પ્રવેશ આપો ગાદી ઉપર બેસાડવા બેસે ગાદી ભાંગે તેલના ટાંકામાં સહજાનંદ સ્વામી પડે વાત પૂરી કોઈને ખબર ના પડે કે ક્યાં ગયા અને કાઢે પાણી ખસ ગઈ કહેવાય એને આ કહેવાય આવું નથી કહેવાય સાથે સવારી છે સ્વામી મોકલ્યું છે ઢોલ બેન્ડ વાગા વાગે છે ધામધૂમથી આવે છે પણ જેવો દરવાજો ગઢનો આવ્યો એટલે બધાને રોક્યા સૈનિકોએ અને પાર્ષદો બધા હતા ક્ષત્રિય દરબારો સાથે એ એમને ખ્યાલ આવી ગયો કે આ રોકે છે એનો અર્થ શું છે પણ મહારાજ ઈશારો કર્યો રોકાઈ ગયા પણ દેવાનંદ સ્વામી નામના એક બંદી સંન્યાસી હતા એ કળ વકળટ કરીને પણ મહારાજની સાથે ઘૂસી ગયા સહજાનંદ સ્વામી દેવાનંદ સ્વામી બે જ ભદ્રના કિલ્લામાં અંદરના રૂમમાં પ્રવેશ કર્યો કેવું હશે એ દ્રશ્ય આ વર્ષોની તો સુબો ચાલ્યો જાય છે સૈનિકો છે સહજાનંદ સ્વામી માટે પાક બાંધી છે છગલા લટકતા છે હાથમાં છડી છે મોજડીઓ પહેરી છે દેવાનંદ સ્વામી દંડી સન્યાસી બાજુમાં ત્રિદંગ દમન ચાલતા છે અને ચકો દ્રષ્ટિએ જોતા છે આ શું છે બધું શું થવાનું છે પણ મહારાજની મૂર્તિ કેવી છે શાંત સ્વભાવે સુખધામ જાણે બરફનો હિમાલય હેલો જતો ઠંડા ગાળનો શનુકારને એમ છે કે મારું આયોજન સફળ થઈ ગયું છે દેવાનંદ સ્વામીને એમ છે કે મારા ઈષ્ટ ઉપર શું થવાનું છે અહીંયા કોઈ નહીં જોઈ લઉં છું એની એની શક્તિ જાગૃત કરી નાખી બિંદી સેવા દેવાનંદ સ્વામી એટલું કોશિશ શું કોશિશ ત્યાં રાજ સિંહાસન આવી સમય બહુ ખેંચીને લાવે બદલ ખરા દુલા ગમે ચિત્તા ચોર કમાલ અને જેના દિલમાં કપટ છે એ બહુ ચિત્તા ચોર અને કમાન ધનુષને કમાન પણ બહુ નમે પણ મારી નાખે એમ ચિત્તો જયારે શિકાર ઉપર જયારે જમીન બનવાનું છાલ મારવાનું ત્યારે આમ કરે પછી એ છલાંગ મારે ને તમારે સાઠ ફૂટ કુદી શિકારને પકડી લે અને મનુષ્ય લોકો સુવાએ બહુ ભાવથી કહ્યું હસતા હસતા આજે મારા કેટલા ધન્ય ભાગ છે આપ જેવા પ્રભુ મારે આંગણે પધારા આપ ગાડી પર બિરાજો આજ તો નહીં નહીં નહીં આ રાજગાડી તો તમને શોભે તમે બેસો તમે બેસો અને અમે સાધુ પુરુષો અમને આ ન શોભે હું પોતાના હાથે ખુરશી ખેંચી અને મહારાજ ખુરશી પર બેસી શુભાને લાગ્યું મારું હાથ વધુ પડ્યું અને મારા હજી આગ્રહ કરે અમે અહીંયા બેઠા છીએ તમે એના ઉપર બેસો અમે તમને આગ્રહ કરીએ છીએ તમે ત્યાં બેસો હવે એ ક્યાંથી બેસે પેલા હવે મહારાજ પ્રભુ આપના માટે આ રાજગાડી તૈયાર કરી છે એ તો હું સમજુ છું છે લોકો મારા માટે જ તૈયાર કરી હું સમજુ છું مرا مکز تیار کروں گا شروع مہاراج ابا تھا મનમાં છે ને અને દાદીને સ્પર્શ કરી લઈએ અને ભાવ આવી ગયો તમારો સ્વીકારી લીધો ઉભા થઈ અને છડી હાથમાં હતી ગાડી પણ શેષ દબાવી બધું તેલના ટાંકા તેલની છોડ ઉચોડી અને આ થર થર કરી ડપનસો પોતાની જોડીમાંથી પથ્થર કાઢવા ગયા આખું અમદાવાદને બોલીને સાગરમાં ડુબાવી દઉં ધરતીમાં નાખી દઉં یہ جنکلپ ہاں ہاں ہاں سوبان وادہ تو لوگ آپ شو کہ અમારી શું તમારે અમારા રાજ્યમાં ના આવે નહીં આવીએ એટલું કહેવા માટે આવું બધું કરવું પડ્યું નહીં આવીએ પણ એટલો તો બતાવો કે ક્યાં સુધી ન આવીએ પણ અમારું રાજ્ય હોય ત્યાં સુધી મંજૂર છે તરત જ પાછા ફરી સાધારણ સામે પંડિત સંન્યાસી હાથ પકડી લીધો ચાલો સાહેબ અનંત બ્રહ્માંડો જેની પ્રકૃતિના વિલાસમાં થાય ને ભાંગે થાય ને ભાંગે એ સામાન્ય મચ્છકરા જેવા જીવનો અપમાન સહન કરે એનાથી શાંત મૂર્તિ બીજી કોણ હોય છે નીકળી ગયો કાઠી દરબારો બહારામ સજ્જ થઈને ઉભા હતા જો ધીંગાણું થાય તો અમે ઉભા છે અને એમ કેમ પોતાના ઈષ્ટને આવતા જોયા પણ થોડું પામી ગયા તેલના શરીર ઉપર છાંટા ઉડ્યા છે આ કંઈક જુદી રીતનું છે મહારાજે નાક ઉપર આંગળી મૂકીને કહ્યું ચૂપ શાંત રાખ કોરેશ્વર થઈ નીકળ્યા છે અમદાવાદના બાર દરવાજા હતા વિચાર કરો જે દરવાજે જાય ત્યાંથી દરવાજા બંધ થઈ જાય મહારાજને પાછા કાઢવામાં આવે તો એ બોલતા નથી કઈ વાંધો નહીં હવે બીજે દરવાજે જાય તમે કોઈ શાંત ના રહી શકો એવી પરિસ્થિતિમાં શાંત રહી એવી શાંત મૂર્તિ બીજો દરવાજો જેવા આવે દરવાજા બંધ થઈ જાય આ દરવાજે તમે નહીં જઈ શકો અગિયાર દરવાજા આવી રીતે ફેર્યા તોય ઉકળતા નથી છેવટે ઈડરિયા દરવાજેથી મહારાજને બહાર જવાનું થયું એ દરવાજે નીકળવાનો અર્થ જ જેનું ભયંકર અપમાન કરવાનું હોય એને ઈડરિયા દરવાજેથી બહાર કાઢવામાં આવ્યું કે જેવું અમદાવાદ થોડું છોડ્યું અને ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો અમદાવાદમાં ઇતિહાસ નોંધે છે ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો કેટલાય મકાનો પડી ગયા કેટલાય કોટકાંદા પડી ગયા અને સૈજે મારે પાછી દ્રષ્ટિ કરી ભૂકંપ શાંત થયો થોડી વાર જો કઈક દેવાનંદ સામે કર્યું હોત તો તે દિવસે અમદાવાદનું અસ્તિત્વ ના હોત શાંત સ્વભાવે સુખ શાંત મૂર્તિ છે અને ભાઈ એટલે જ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે સામર્થ્ય હોય અને સહન કરવું એમાં જ મોટા ન હોય તો તો કરે જન સહન બધે શું કરે સામર્થ્ય ન હોય તો તમે ઘરે નથી સહન કરતા વિદ્યાલયને કેલા તું તો સિંહ છો તો હું સિંહ જ છું હું સિંહ જ છું તો ઘરે જાય છે ત્યારે સિંહ ને નથી રહેતો નથી ને તો ઘરે જાઉં છું તો હું સિંહ જ છું પણ મારા ઉપર માતાજી સવારી દુર્ગા માતા કરે છે છો તો સિંહ જ જુનાગઢમાં પધાર્યા મંગળજી દેવાને ના પાડી દીધી પણ હામિદ ખાન હતા એ બેઠા હતા જયારે જીનાભાઈ અને મહેતાજી એ ગયા કામ કરવા ત્યાં અમારા પ્રભુ આવે છે મંગળજી દેવાને તરત જ કહી દીધું એ નહીં અસર એટલે જીનાભાઈ કીધું તોફાન થશે મહારાજ તમારા રાજ ઉપર ભય આવશે फकीर लोगों को आने दो दीवान जी आने दो फकीर लोगों का दिया हुआ राज तो हम भोगते हैं फकीर को राज देवे और फकीर राज ले ले दे ले तो ले ले तो ले लेने दो लेकिन फकीर को आने दो ઉભા દીધા તોય મંગળજી દીવાને પેલો ભયંકર તોફાની વાળી ઘોડો ઘોડીઓને થાન દેવા માટે રાખે એ વાળી ઘોડો કહેવાય એ મોકલ્યો અપમાન બ્રહ્માનંદ સ્વામી પાસે ઘોડાને શાંત કરાયો ઉભો થઈ યાત્રા થઈ બેઠા એકાદ બે દિવસ ગયો છે મહારાજને થયું કે બ્રાહ્મણોને જમાડીએ સીધી સામે મંડાવીને બ્રાહ્મણોને આમંત્રણ આપ્યા કે વિરોધીએ એવો અંતર ઉભો કર્યો કે એ જમાય જ નહીં બધા જમાડવા કેન્સલ કરાયો મહારાજે એમાં શું મૂંઝાવાનું જાઓ જે પૂછાય એ બધા બ્રાહ્મણ જે ભૂખ્યા એ બધા બ્રાહ્મણ છે બધાને જમાડો સંઘને જમાડો લોકોને જમાડો જે આવે ને જમાડો એ બધા ભૂખ્યા એ બધા બ્રાહ્મણો કહેવાય જમાડો એવી રીતે સીધું ખૂટવાયું મનમાં લાવતા નથી હરેક પ્રસંગ સભા કરી પછી બેઠા છે એ જે આ મંદિર છે ને જુનાગઢમાં વ્યક્તિઓ જીનાભાઈ જીનાભાઈની જે દરબારગઢની ડેલી છે ને ત્યાં થોડામાં એક પેલા ડેરી જેવું હતું હમણાં કંઈક સાંભળ્યું છે કે ત્યાં પાડી નાખ્યું છે જે થયું હોય તે પણ નથી એવું કે છે એકતા સભા હતી એની નિશાની હતી ત્યાં મારા સભા કરીને બેઠા છે વિરોધીઓએ સંતો ભક્તો ઘણા હતા ને બે સ્ત્રીઓને પરસ વેશમાં તૈયાર કરી અને સંતોની સભામાં મોકલવાનું નક્કી કર્યું સંતોનો ઉપવાસ પડે હોહા થાય અભરાય અને પછી ત્યાં ધમાલ કરવી હવે આશેથી બે સ્ત્રીઓને તૈયાર કરી અગાઉ એમણે જેને વેશ કાઢ્યો તમે ઓળખી જ ના શકો કે પુરુષ છે સ્ત્રી એવા પુરુષના સ્વાંગમાં બે સ્ત્રીઓ તૈયાર થઈને આવી એ સભા ચાલે છે હવે આ તો ઘટઘટમાં અંતર્યામી છે આ બ્રહ્માંડમાં મનુષ્ય થઈને આવ્યા હોય યાદ રાખો સમજવા દે આ આપણે કઈ વિચાર્યું ન હોય પણ એક દિવસનું નાનું બાળક થઈને ભગવાન માના ખોળામાં રમતા હોય ને કઈ બાળક નથી અનંત કોટી બ્રહ્માંડનો ચલાય મારો લાગે છે બાળક પણ અનંત કોટી બ્રહ્માંડો ને ત્યાં બેઠો બેઠો ચલાવે છે આ સહજાનંદ સ્વામી બેઠા છે ને જાણે છે કે આવે છે પણ જ્યાં સભાના પેલા દ્વાર હોય અને ત્યાંથી જેવી બે સ્ત્રીઓ આવવાની થઈ પુરુષ વેશમાં કોઈને ખબર ના પડે આ સ્ત્રીઓ છે તરત જ મહારાજ એક વિધિના સેકન્ડ અત્યારની ભાષામાં કહું તો વિધિના સેકન્ડ મહારાજ તરત સંતોષ સામાન જોયું આમ કર્યું શું જમણા હાથે ખાલો આમ કર્યું જેટલા સંતો હતા એક સેકન્ડમાં ઉભા થઈ ગયા વિચાર કરો તમે ટાઈમ મેનેજમેન્ટ ગણો માણસ આમ સહજાનંદ સ્વામી ખાલી આમ કર્યું એક એક સંત ઉભો થઈ ગયો અને બધા જતા ગયા ત્રણ સેકન્ડમાં તો કોઈ સંત તમને જડે નહીં પેલી મહિલાઓનું આખું ફોક ગયું સંતોને તો એને જરૂર હતી આમ ઇશારો કર્યો બધા સંત ઉઠીને જતા અને પેલી બંને આવી અને બેઠી હજી જીણાભાઈ કે કોઈ ઓળખતા નથી કે સ્ત્રી છે પુરુષ છે બેઠા મહારાજે કીધું બેસો એમણે પૂછ્યું સાધુ સંતો કેમ જતા રહ્યા વિષ્ણુજી મહારાજ કહે તમે તમને નથી ઓળખતા તમે તમને નથી ઓળખતા કે તમે કોણ છો તમે શું છો એ કદાચ તમે તમને નથી ઓળખતા પણ અમારો એક એક સંત તમને ઓળખે છે કે તમે કોણ છો શું છો અમારો સંત ઓળખે છે અમે ઓળખીએ છીએ તમે કોણ છો વિચારો કોણ છો તમે અમારા સંત સ્ત્રીઓથી નજીક નથી હોતા એટલે તમે આવ્યા એટલે ઉઠી ગયા હમણાં તો તરફ પોઈન્ટ ખુલી થઈ ગઈ મોટા કાળા પડી ગયા પણ હોય સંતો છે તો સ્ત્રી થતી નથી શ્રીજી મહારાજ તમારી દ્રષ્ટિમાં તમારી દ્રષ્ટિમાં એ ખરું આ જે બધા સંતો છે એ સ્ત્રી અને પુરુષના ભાવથી પર છે અને એનો જે અનન્ય ભાવે આશ્રય કરીને સત્સંગ કરે એને પણ સ્ત્રી પુરુષના ભાવથી રહિત કરી નાખે આ સંત દયાળુ છે બાકી જો તમારા ઉપર જો એ ખોફ કરે તો તમે સ્ત્રીના પણ ન રહો પુરુષના પણ ન રહો ને તમને નપુંસક વંદન કરી નાખે આ તેની ક્ષમા છે બસ આટલામાં પેલા ભૂજી ગયા આપણે આનંદ રહેવું હોય તો ભાગવું જોઈએ ત્યારે ગોતાગાવ છે ત્યાં બ્રહ્મ ભોજન ચાલતું હતું તો મહારાજને એમ કહ્યું કે બિચારા બ્રાહ્મણે જેને રસોડું રાખ્યું છે આપણે એનો અંગીકાર કરીએ તેના જીવન સારું થાય એટલે પંક્તિ બેઠી તેમાં બેસી ગયા નાના બટુક બ્રહ્મચારી સત્તર વર્ષની ઉંમર બેસી ગયા પતરાવાળું સામે લઈ ત્યાં કહો ઉઠાવ અહીં ક્યાં તમે બેસી ગયા જાણે ઉઠાવ અંધાયા પછી મારા ત્યાંથી જઈને હાટકેશ્વર જતા રહ્યા અનંત બ્રહ્માંડમાં અન્નદાતા છે એને વાળે અન્ન નહોતું મળ્યું ભવાનીસિંહ કુકરના દરબાર પેલા ચારણ પાસે રોજ સો ગાળ અપાવે સહજાનંદ સ્વામી અને એના પૈસા આપે રોજના પૈસા ચૂકવે જેટલી ગાળો જેટલા ક્વોલિટીની ગાળો એટલા પૈસા આપે વિચાર કોઈ શું બોલતો હશે કુકરનો દરબાર સારું તો નહીં બોલતો હોય સવારથી સાંજ સુધી બસ ગાળો દે અને કુકરના દરબાર એના પૈસા આપે મહારાજે ખબર હતી કોઈ કીધેલું કે આ કેવી રીતે સહન થાય મહારાજ તમે સહેજ ઈશારો કરો ભવાની સિંહ ન હોય સૂર્યાસ્ત પહેલા વિરોધ કેમ ના ટકે ના નહીં થાય એનું કામ કરે આપણે આપણું કામ કરે ભાઈ તમને બીજી પણ વાત નહીં સાંભળી ત્યારે અમુક ભોય વાળા એવા હતા એવા દરબારો હતા કે ભવાયા રમાડે એમાં સહજાનંદ સ્વામીનો વેશ કઢાવતા અને એમાં એના નખા કરતા અપમાન કરતા આવા વેશ ભજવતા શું એ વાત નહોતી ગઢપુર આવતી ક્યાંય બોલ્યા નથી મહારાજ છે ને આ જો કેવો પ્રસંગો છે ભાઈ સંતોએ તો સહન કર્યું મને વિચાર એમ આવે છે સંતોએ તો સહન કર્યું એની ગાથાઓ બહુ કહેવાય છે બહુ કહેવાય છે પણ સહજાનંદ સ્વામી જે ડાળો ખાધી છે એ ગાથા બહુ ઓછી કહેવાની છે કેટલું એને ડાળો ખાધી છે એને કેટલું સહન કર્યું છે આ ક્યાં પ્રસંગ હજાર છે જ ને નજર સામે છે ને એ મોચી છે એના દૂધની ખબર નથી એ ક્યાં બ્રાહ્મણ છે بہت وقت کران تیڑا پڑے پچھلے دربار گھر میں دادا دربار کو سبھی خود دادا خاچر جائے بھاؤ کچہری میں ایک بار گیا تھا دربار برس بھا داداچر نے کی મારે બોલાય નહીં મારે કચેરીમાં દાદા ખાચર એને બેનો વિશે જેમ તેમ દરબાર બોલી ગયા હતા પણ દાદા ખાચરે મહારાજે ફરિયાદ નથી કરી એ બહેનોને નથી વાત કરી પણ બહેનોને જાણ થયો તો બેને મનમાં લીધું નથી એ સહજાનંદ સ્વામી સહન જ કર્યું છે કેમ શાંત સ્વભાવ satsang. સાઉન્ડ સ્પીડ કેટલી ગાળો કેવા અપમાન અને ભાઈ આ કુકર ના દરબાર તો એ ગાળો દેતા હતા તો પરાય હતો અને ક્યાં બહુ નજીક રહેતો હતો આમ તો ભાવનગર ને બાજુ નજીક જ થાય પણ આમ તો એટલો બધો નજીક તો નહોતો જ પણ તમે જીવા નો ખ્યાલ કરો ભાવા ખાચરના સગા કાકા ગોરપુરના નિવાસી જીવા બાપુ કરતા શું બોલો કેટલો વિરોધ તમે તો શું છે કે તમને એટલો અભ્યાસી નથી એટલી યાદી ન હોય એમાં કેટલા ગણીએ ને એટલા પ્રસંગો છે કે જીવા બાપુએ બાબા ને નાતે સહજાનંદ સ્વામીને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી કેટલા હુમલાઓ થયા છે એના દુષ્ટ પુરુષોની પાસે આખા ગરડા ઉપર હુમલા કરાયા છે લડાઈઓ થઈ છે આમ બગીવાળા વાંકા ચરારે તોફાનો થયા છે જેઠામણ મેરામણ ગોવાળિયા સાથે ધીંગાણા થયા છે પાર્ષદો ઘવાયા છે આ હા હા હા એ જે બગીચેની બધી જે જેઠામણ મેરામણ ગવાળ્યો એ મામલદારની સિંહમાં જે જયારે તોફાન થયું ત્યારે બાર બીજા અગિયાર ખબર પડી કે અગિયાર જ પારા છે નહીં કે મારે ઘણા પાર્ષદો મૂક્યા હતા ખેતરની રક્ષા પણ આગલે સવારે જ સવારે ભગુજી એટલું બોલ્યા પાક બાજરો હવે પાક ઉપર આવી ગયો છે ઘરમાં આ બાજરો માથા વાટી નાખવાનો છે કાંકરી મારીને કીધું આ બાજરો એમને નહીં પાકે ગરબડો એમને નહીં થાય હવે ખરેખર એ વાત પૂરી થાય ન થાય થોડી ઘણી વાત થાય યાદ વખતે ધૂળની ડમરીઓ દેખાણે આવું દળ પતંગ થજો સામલા એ કાસાની મજબૂત પાસળીઓ માથા પર બાંધી ફેટા બાંધીને વીર ભગુજીને અગિયાર બાર પાર્ષદો પારા થઈ ગયા તૈયાર એ કે જજો ભગુજી કે બુદ્ધિ હોય ને એ શૂરવીરતા સાથે હોય તો સફળ થાય એટલી શૂરવીરતા કામ નથી આવતી એટલા પાછા બુદ્ધિ કૌશલ્ય જોઈએ ભગુજી એટલે આપણી પાસે હથિયારોમાં બીજું નથી તલવારો છે અત્યારે બંદૂકો લાવવા નથી આપણને ખબર નથી કે ધીમાનું થવાનું હતું પણ જોજે બધાની પાસે બંદૂકો છે એ બંદૂકો ફોડે એ પેલા તારે બંદૂક લાંબી થાય અગિયારે જણા ઘુસાવતી સી જજો ઉપરથી ગોળીઓ વયા જાય પછી એ છે ને આપણે છે એ બંદૂક ફૂટી પેલા પાર સુધી સુઈ ગયા બંદૂકની ગોળીઓ ગઈ અને પછી થયા ઉભા જયારે હરણાઓ ઉભા હાવ જ પીદ્યા હોય ખરે પછી જે ખબર ન કારણે ઘોડા સહિત પ્રભુજીએ વેતરી નાખ્યો તલવાર મારી તો ખરી એ આખી કથાઓ કેરા જાય તો એની આખી કથા થઈ જાય પણ એ તલવાર મારી એ ઓલો ખબર તો ખપાઈ ગયો પણ ઘોડો કપાઈ ગયો બે ના બબે ટુકડા થઈ કોઈ પાછો વગર હાથે કપાઈ ગયા કેટલાય ભાગ્યા મર્યા ગયા બધા પાર્ષદો પાછા ભગુજીને અને ભગુજીને એમ તો માર આ સૂર્ય કરવા આપણને કઈ સમજાય નહીં અત્યારનું તો કઈ આપણને ખ્યાલ ન આપણે જોયું નથી આવ્યું કઈ ખબર ના પડે કઈ સારા દુપરે આપણે મેળા નથી આપણને શું આમાં ખબર પડે રાજા સાહેબ ને ધીગાડે આ આ કઈ બોમ્બ ફૂટે કે ધીગાડો થોડા કહેવાય આ તો છલબાજી કહેવાય એટલે સામ સામે એ ખબર મતારા સામે આવી ગઈ બે આમે સામે હતા ભગુજી કીધું એને ખબર મતારે કીધું કે પર ભગુજી ઘા ભગુજી તમે તો ઘા હું ભગુજી ભગુજી બહુ બેઠી ગળી ના હતા ખબર તો છો હાથ પૂરો ભગુજી જોવું પડે તો આમ જોવું પડે આના ભગુજી નીચા અને ઓલો ઊંચો એમણે કીધું બાપુજીને માર બાપુજી પેલો ઘા તું બાપુજી કે મગતરા મારો ઘા પેલો ન હોય તને મનમાં રહી જાય છે અને મનમાં રહી જાય છે મેં બાપુજી ઉપર ઘા ન કરો પેલો ઘા તું મારી લે પછી મારો બીજો ઘા આવશે બોલો હવે એને જે ઘા માર્યો એટલે સુધી ઘા આવ્યો પણ બાપુજી તરત આગળ કાઢી આ ખાડામાં પૂરું કરી દીધું બોલો એટલે આપણને કેમ કહેવાય આગળ જયારે ભાગી દીધું હવાઈના હાથે તલવાર લઈ અને મારી ખબર ખબરને કાપી તો નાખ્યો ઘોડે કાપી નાખ્યો આવી રીતે પારસો તો ગવાયા ને પછી જોડીને નાખીને લાવ્યા દરબારમાં રાખ્યા ઔષધ ઉપચાર થયા કહેવાની વાત છે એ કે એના પાટા પિંડી ક્યારે બધા કરનારા એ ગયો પાટા બદલનારા વાળંદ હોય જીવા બાપુએ એમાં કબૂતરની ચરક ભેળવી અને બળતરા થાય એવું કર્યું આવા પ્રસંગો છે گیا تو مجھے گرم سدانند جیبادی کرتی جیبا باپوز جیبا جوڑی سر تکڑا ہوٹ میں تکڑا لے لے મારા ખાતર પાંચ જણાને કોઈને કીધું હોય કે જેવા પર પાટલો જાવ કાઢી મૂકું ગામ બાદ જે બાબત આપણે જોઈએ જ નહીં આ સીમાનો પગજ ના હોવો જોઈએ ક્યાંય બોલ્યા એક વેણ છે કે સાજાને સામે બોલ્યા હોય જેવા બાપુની સાથે જીભાજોડી થઈ હોય ખુદ બાપા ખાતર ક્યારે નિવેદન નથી કર્યું જીવા બાપુ આવે છે મારા પાપો આવે છે અને એક પણ સંત બોલ્યો નથી સાજાનંદ સામે કે જીવા બાપુ આવો છે જે લોકોને પાછળ બેસાડીને એમ કોઈ સાધુ એમ નથી કીધું તમે શું ધંધા આવી રહ્યા છો આટલું થાય છે તમે જુઓ ન સદાનંદ સ્વામી બોલે ન દાદા ખચર બોલે ન કોઈ સાધુ બોલે શાંત સ્વભાવે સુખ કોઈ બોલતું જ નથી અને ઉલટાના પાસે એના જીવા બાપા આવી રીતે મારે મારે ત્યાં ભોજન લઈશ મારે સંતોને જમાડે સ્વામી અને બધા સંતો તૈયાર બધા સંતો ત્યાં અંદર તમે ઉતારા કરે મહારાજ મારે અહીંયા રંગોત્સવ કરો છો હાલો રંગોત્સવ કરો મારે પાંચસો કરો છો જમાડો હાલો જમાડો આનાથી બીજી ક્ષમા કઈ વિચારીએ ત્યારે ખબર પડે એ ભાઈ આટલું આટલું થતું હોય છતાં એને ત્યાં સંતાનો ઉતારા કરાવે એને ત્યાં ઉત્સવો કરે એને આવીને બોલાવે એ સભામાં બેઠા હોય અને પાછું જેવો આપણને પાછું નિયમ કે મારાનું દર્શન ન કરે ત્યાં સુધી પાણી પીવે નહીં એને દર્શન આપે પાછું એટલે એ જેવા લોકોને મારો છે મને જ્યાં સુધી મારું દર્શન ન કરે ત્યાં સુધી જીવો અંજર અને મારે દર્શન આપવું જે અક્ષરવળીમાં પટી ગયા હોય તો પાછું દર્શન આપે એ તમારે ત્યાર પછી જમશે નહીં અને દર્શન આપે મારું શું કહેવાનું છે આપણે આ એંગલથી આ વિચાર્યું નહોતું ક્યારે કેટલી શાંત મૂર્તિ છે હદ છે અને પાછું એ કરુણાના પ્રસંગમાં લઈ શકાય પણ મને અત્યારે કહેવાનું વ્યર્થ થાય છે એટલે વળી તમને કહી દઉં એમ એનો અંત કાળ આવ્યો ત્યારે એની દીકરી અમુલાઈ મહાભક્ત શ્રીજી મહારાજ અશુદ્ધ ભક્ત દીકરી હોય આવીને મારાના પગમાં પડી ગયા હાજ મારો બાપ મરવાનો થયો છે ખુલ્લે પગે દોડ્યા છો મોજડી નથી પહેરી ખુલ્લે પગે દોડ્યા અને જીવા બાપુ પાસે જઈ અને એને ઢોલ્યા બેસી માથે હાથ શું છે ઓછું લાવો ત્યારે જિંદગીમાં પહેલી વાર જીવા બાપુ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રહ્યા બસ આ એક છેલ્લો પ્રસંગ એટલું રેડ્યા એટલું રેડ્યા એટલું રેડ્યા અને જેટલા જેટલા એને કાળા કામ કર્યા હતા ને એ બધા બોલ્યા અને ખરેખર કહેવાય છે ને અંતકાળ બધું યાદ આવે કે જીવા બાપુ હવે બધું લિસ્ટ બોલે કે મારા લામાનું ઘણું તો દાદાને ખબર નથી એ ને ખબર નથી સમાજને ખબર નથી આ બધા કાળા કામનો કરનારો હું આ કામ કરનારો હું ભાવનગર ભાવનગર જઈને આ બધા કાળા કામ કરનારો હું ખડા રોકનારો હું પ્રભુજીને દુઃખ દેનારો હું તમને મારવા તૈયાર થયેલો એ હું આ બધું બોલે છે ત્યારે શ્રીજી મહારાજ એને સાંભળે છે આટલું બોલ્યા પછી જીવા બાપુ એમ બોલ્યા કે પ્રભુ મારું કલ્યાણ ન થાય મેં એકે એવો કામો કર્યો નથી દરબારની ભાષા છે મેં એવા એકે કામો કર્યો નથી કે મારું કલ્યાણ થાય ત્યારે એનો જમણો હાથ લઈને એના જમણા હાથના સહજાનંદ સ્વામી પોતાના જમણો હાથ આમ પછાડ્યો તારું કલ્યાણ જીવા બાપુ નહીં કરું તમારું કલ્યાણ હું કરું એટલા માટે કરીએ છીએ આમ થોડું એટલે હું કઉ છું ને ભવ સંભવ જેવું દિવ્ય સ્તોત્ર જલ્દી નહીં મળે ભવ સંભવ ભલે દીનાનાથજીના મુખમાંથી વહવું પણ શિર મળો રોજ પાઠ કરવા જેવો એના રોજ અમુક છે શ્લોક એ તો રોજ બોલું છું એ દિવસમાં કેટલી વાર બોલું છું મને નથી ખબર જયારે સાંભળી જાય ત્યારે બોલે રાખું છું એવું દિવ્ય છે એનામાં છે સદા પાપ પર્વતમ અમને ઠંડી ચડી હતી અમારે તાપવું હતું ત્યારે તમે તમારો રંગત ઢોલિયો ભાંગી અને એ રંગત ઢોલિયાના અગ્નિ કરીને અમને તપાડ્યા હતા એ અમે યાદ રાખ્યું છે અમે શેરડી ખાતા હતા અમને છોડી લાગી ગઈ ત્યારે તમે બારસો રૂપિયાનું એ જમાનાનું મોરીડું મંદિર ભાગ ફાડીને તમે અમને કાંટો બાંધ્યો હતો એ અમે યાદ રાખ્યું હતું આ ગુણને લીધે હું તમારું કલ્યાણ કરું છું જાઓ سنت سوکھا یار نیا رم بٹ پہ نیمر یہ کئی گوچوائی گیا تو دباڈ یج یج ہوتاب نام ہو بھوج کا رمپٹ سنبھالے دان پیٹ آتے خرچا بھوساب کتاب نیا رمپٹ کرے મારા એને સોંપે તો નારા ભટ્ટ ના આવી શક્યા એટલે કોઈએ ત્યાં બાપુભાઈ છે ભૂતેવ છે એમને આ સોંપવું હિસાબ કિતાબ તમે અને બાપુભાઈને કદાચ સ્વામીજી રસ પીડ્યો હશે એટલે કીધું કે મેં ભટ્ટ ન હોય તો હું કરી લઉં જોજો હો એટલે હું સંભાળી લઈશ વાંધો નહીં મારા ભટ્ટ નથી ને હું સંભાળું છું ત્યારે તો સૌ કે સારું તમે સંભાળતા હોય અનુભવ હોય તો કરો આમાં શું છે એટલી બધી ભેટ આવે ખર્ચા એટલા હોય આપતું તો હોય પણ ખર્ચા એટલા હોય પછી આવું હજારો લાખો માણસો આવીને જતા હોય જમણવાળા તે બધું દાન દક્ષિણા મહારાજા બધું આવે ત્યારે ખોબા ભરી ભરીને બ્રાહ્મણોને બધે આખા કાચ ભરી ભરી ઠલવી દીધો જોડીમાં લઈ જાઓ ગુડે લઈ જાઓ હવે એમાં શું છે આ બાપુભાઈ આટલું બધું દ્રવ્ય આવવા માંડ્યું અને આટલો બધો ઘણી વાર જાજો પૈસો જોયેલો હોય ને એટલે પછી મગજ હાથમાં ના આવી એટલે એમ કરતા કરતા એને સાચા ખોટા હિસાબ કરી યજ્ઞ પૂરો થઈ ગયો બધું થઈ ગયું દક્ષિણ અપાઈ ગઈ અને મહારાજને કીધું મહારાજ બે હજાર રૂપિયા ખૂટ્યા બે હજાર એ જમાને બે હજાર રૂપિયા ખૂટ્યા અનુભવ કરવો બાજુમાં સુરાબાબુ હતા ગોલ કોલા ગોલમાં ગોલમાં <laughs> છે રહ્યા રહ્યા લોકો આટલા બધા ઉત્સવો યજ્ઞો હાથે બધું આપણે જોયું બધું જાણ્યું ખૂટતું શીખે અને તું કે પેલી વાર સાંભળ્યું કે યજ્ઞ છું ખૂટ્યું કેટલી દાન દક્ષિણા ભેટ આપે બધા તું બોલે મને ગળે નથી ઉતરતું કાઠી દરબારો ઘણા બહુ ચતુર હોય એ બોલે નહીં પણ એ આમ નજર કરે ને તો ખબર પડી જાય સુરા આપણને લાગે ભોળા છે ભોળ છે લાગે ના એવું ન હોય હા હું તો એમ માનું છું આ બધા છે ને સહજાનંદ સ્વામી પાસે આવીને બધા અક્ષરધામમાં મુક્ત પરમ બુદ્ધિશાળી પરમ આપણા ખોપડા ફાડી નાખે એવી બધી એની પ્રતિભાઓ પણ આ તો એમની પાસે આ બધા નાટકના રોલ ભજવા છે કોઈ બોલ પડનાર કોઈ પેલા કોઈ પેલા કોઈ પેલા હે તો જરા બાબુ કે હોતું હશે કોઈ દિવસ ખૂટે એક ખૂટે નહીં છલકાઈ જાય ઉલટાનું હજી સુધીનો અમારો અનુભવ છે તો બાપુ આ ખૂટ્યું નથી તો હવે આ બધું શું થઈ ગયું અમારે નાખવા પડે અમે કાંઠમાં નાખ્યા છે બે હજાર તમે મારે ભલે પડે એક તો આટલા ગાળા સુધી આ બધે રાજદી કરી ઊંઘી નથી અને મેં આ બધી આ સેવા કરી આ સેવાનું આજ ફળ મળ્યું અને તમે મને ખોટો પાડો છો દરબાર કે ખોટાની વાત નથી શ્રીજી મહારાજ શાંત સ્વભાવ હતી શું બાપુ શું છે લાગે છે બે હજાર ખૂટ્યા છે બરાબર છે આપી દઉં ચાલો બે હજાર રૂપિયા સોઈ જાઓ આપી દેવાના જો જો શું નથી જાણતા આપણે માનવીય દ્રષ્ટિએ તમે વિચાર કરજો ભગવાન પણ ભૂલી જાઓ એમણે શું કીધું કઈ વાંધો નહીં દબાણ આપણે બે હજાર આપી દેવાના છે બાબુભાઈ તમને બે હજાર અમે આપશું પણ જો અત્યારે આપણી પાસે કઈ નથી કઈ નથી અમે સારંગપુર જાય છે તમે થોડા એ બધું હંકેલું કરી સારંગપુર આવજો તમને બે હજાર આપી દઈશું બસ સાહેબ આપો માથાકૂટ ન કરવાની બે હજાર આપી દેવા એને કામ કર્યું છે બે હજાર આપી શું બે હજારમાં તમે આ બધું કરો છો બીજા હોય તો શું કે ધર્યા પર વધી જાય નહીં અને સાધુ હોય તો કાટલો પકડી ગયો <laughs> હા એ તમારાથી શું ન થાય થાય થાય નારાજ કે શું એમાં આપી દો સારંગપુર ગયા થોડા દિવસ પછી તરત જ ના બાપુભાઈ આવ્યા અને વળી પાછું આ થયું વળી શરાબ આપવું કે ખૂટે જ નહીં આ મૂકે નહીં દરબારો દરબાર મૂકે નહીં અને મહારાજ તો પણ વારે વારે સુરાબ આપો તમે આ શું કરી રાખો છો આપણે આપી જ દેવા છે એટલે બે હજાર આપી ગયો સુરા કે પણ મહારાજ આપી દે પણ પેલી વાત છે ને મારે ગળે એ નથી ઉઠતી એ જે બોલે છે ને ખૂટે બે ની ચાર હજાર દઉં પણ ખૂટે એમ બોલે ને એટલે મને તમારો અપમાન લાગે મારો પ્રભુ બેઠો હોય ને ખૂટે કેમ એ ખૂટે શબ્દ બોલે મને તમારો અપમાન લાગે એટલે હું ઉકળી જાઉં છું એમ કે મારે બે હજાર જોઈએ છે તો હું મારા ઘરના પટારામાં કાઢીને ચાર હજાર દઈ દઉં પણ એ એમ કે છે કે ખૂટ્યા એ ખૂટ્યા કે છે મને થાય છે મારો બાપ બેઠો હોય ખૂટે કેમ એને ખોટો છે આખા ખોટાની રવાજો આપણે બે હજાર આપી દેવા છે સુરા બાપુ શું બોલે સારું મારે ભલે હજી હક નથી થતું બાપુને શું કર્યું તમને કહું કદાચ આમાંથી કોઈ કદાચ સાંભળ્યું છે કોઈ નહીં સાંભળ્યું મજા પડી જાય એવું હવે બીજી બીજે દિવસે સભા થઈ ને એટલે સુરા બાપુ આવીને બેઠા આ બાપુભાઈ બેઠા સુરા બાપુ હું કહું છું ને કે ભોટ કે ભોળા કેવા નથી એમનો ભોગ ભજવો છે ભોટનનો સોના બાપુ વાત નથી વાત ઉપાડતા ઉપાડતા કે બાપુ વાય તો ભા આ જો મહાભારત થયું ને એમાં દ્રોણાચાર્ય હતા અને ભીષ્મ દાદા હતા એ બે માં ચડે કોણ હવે ઓ બ્રાહ્મણ અને તરત શું બોલે દ્રોણાચાર્ય અમારે ચડે બ્રાહ્મણ ને અને સોના બાપુ કોણ છત્રી અને એ કોનું ખેંચે એટલે સોરા બાપુ કે ના ભીષ્મ દાદા શ્રેષ્ઠ બાપુભાઈ કે ના દ્રોણાચાર્ય શ્રેષ્ઠ અને એમાં શું સોરા બાપુ ખબર પડે એ બ્રાહ્મણ છે વિદ્યા એ સંપન્ન છે અનેક શાસ્ત્રો જાણે અને આખા કૌરવોના પાંડવોના ગુરુ કહેવાય ભીષ્મ દાદાએ એને ગુરુની નાતે પ્રણામ કરે ચડે તો એ દ્રોણાચાર્ય સોરા બાપુ કે રેવા દેવું ચડે તો ભીષ્મ દાદો એના જેવો કોઈ નહીં ભીષ્મ બાળ બ્રહ્મચારી છે એ દેખાય છે સંસારમાં રહેલો પણ સંન્યાસી પુરુષ છે અને છત્રી જે કરી શકે એ બ્રાહ્મણ ન કરી શકે એમ કીધું એટલે બાપુભાઈ કે શું ન કરી શકે ક્ષત્રિય નો આગળ વધી જાય એ બ્રાહ્મણ તને જે ક્યું કરી બતાવે કરી બતાવે હા હાલો હું સંન્યાસી થઈ જાઉં મારા તો ગામ છે રજવાડા છે ગાંધારી દરબાર છું તમે તો બ્રાહ્મણ છો માગીને ખાવાનું છે હાલો હું સાધુ થઈ જાઉં તમે સાધુ થઈ જાઓ તમારાથી નહીં થવાય બાબુભાઈ કે શું ન થવાય મારાથી કેમ ન થાય તમારાથી થવાય તો મારાથી થવાય થઈ જાઓ અને પછી હું થાવ તમે થાવ એટલે હું થાવ બાબુભાઈ તો ભગવાન કપડા મંગાવ્યા મહારાજા તરફ દેવાનંદ સ્વામીને બોલાવ્યા સંન્યાસીને એ કે ભાઈ સુરા બાપુની ઈચ્છા છે તો આ બાપુભાઈ સંન્યાસ આપો દેવાનંદ સ્વામી વિધિ કર્યો મંત્રોચ્ચાર કર્યા દીક્ષા વિધિ આપી જે શિખા સૂત્ર બધું નીકાળ્યું બ્રાહ્મણનું એનું વિસર્જન કર્યું એને ત્રિપુંડ બતાવ્યું એ મુંડો કર્યો એના ભગવા કપડા પહેરાવ્યા દંડ પકડાયું સંન્યાસી કર્યા મહારાજને દંડોત્તર પ્રણામ કર્યા અને બેઠા અને પછી બાપુભાઈ કે યો બાપુ થઈ જાઓ હવે તમે સંન્યાસી તો બાલ એને તો એને સંન્યાસ હતો મારો હારો એ બે લઈ બે હજાર કેમ જાય બરાબર બાપુએ પણ બે હજાર લેવાના દીધા શું મજા પડે છે અને જરા બાપુ થાય ખોટા ખોટા બોલાવી કે મારે મારી રક્ષા કરો મારે તો સંજ્ઞાન ન થાય મહારાજ કે તમે ગરવા તમે એની હારાય બોલ્યા તો એ બધું હું તો તમારી ગૌ છું મારો કેવું થાય ઓલું સંન્યાસી થઈ જતો ને બાપુ ભાઈ એ સાચી ખોટી મને લીધો લીધો અરે તમે મને છેતરો મને તમે છેતરો આ બાબતો જેવું કર્યું હોય એવું જ ભોગવે અને આને છેતરો તો સામે બેઠો એના પછી પણ તમને કોણ ન છેતરે ખબરદાર છે એવા લુગડા ઉતાર્યા છે એ બધા ઉતારવા ન દે આંખો કોઈ ના પાડે છે પગલા ઉતારે મારાથી મારે શું કરવું મારે ક્યાં રહેવું મારે શું કરવું મારે ઘરવાળા હોય બધું ઈ કે છે મને સાંભળે છે મહારાજ કે જાઓ કેવા પાછા દયાળુ જાઓ જતનપુર રહેજો તમારા બૈરાનાથનું ખાઈજો એના હાથે ભિક્ષા લેજો અને ત્યાં અમારું ભજન કરજો જાઓ બસ લેજો ખાજો પીજો મજા કરી એને એને મોકલ્યા એ બાકી જિંદગી સંન્યાસી રાખ્યા આવું કર્યું نہم سمے چرچا ہو ایک منٹ لگ سکتے પછી આખો રસ પલટાય છે હાથ જો તમે મને ચાલુ કરવાનું કયો ને એમનો બે વગાડ્યો પછી રસ બીજા રસી જાણીતો પ્રસંગ છે પણ મેં શું કીધું આપણે આ કોન્ટેક્ટ થી સંબંધથી સંદર્ભથી ઓછું સાંભળ્યું હોય વાતો તો કદાચ એની પણ હોય નકશાઓમાં આવ્યા છે અને બે નાની મોટી હોય છે હવે આ જયારે વાંચે છે ત્યારે કોઈ ઉલ્લેખ થતો નથી પણ મારા મનમાં જે વિચાર આવે છે ને આ કદાચ હું ખોટો હોઉં તો સારી વાત છે સાચો ન હોઉં તો આનંદ થાય એવી વાત છે પણ મને એવું લાગે છે કે આ પ્રસંગ કદાચ ફૈબા સાથે જોડાયેલો હોવા સંભવ છે પછી બહુ સારું ન લાગતું હોય કે કદાચ બીજાને માને મૂકી દીધો હોય અને એમ કહેવામાં આવતું હોય કે એક ડોનર હતા એને બે કરવાડી હતી એક મોટી ને એક નાની એટલે એક જૂની એક નવી એમાં જૂની અને નવી તો જૂની મહારાજ આવે એમને ત્યાં રોકાવે તો રોકાયા તો થાળ પીરો જમવા બપોરે ત્યાં ભોજન લેવા માટે આમંત્રણ આપે આવે મોટી થાળ બનાવે નાની વીંજળો નાખે બહુ મોટી એટલી એ પેલી ને ઈર્ષાળુ કે નાનીને કોઈ સરાક ન કરવા દે થાળ બનાવવા ના દે અને મોટી બનાવે બધું મોટીને ખબર કે જો નાની બહુ થાળ બનાવશે તો મહારાજ પછી મારું જમશે નહીં કારણ કે એનો હાથ એટલો સુંદર રસોઈમાં છે આ ત્રણ વસ્તુ એવી બને આ ચારક વસ્તુ ખટાશ મીઠાશ તીખાશ અને નમકીન આ ચાર વસ્તુનું તમને સંયોજન બેલેન્સથી કરવા આવડે એટલે સરસ મજાની રસોઈ થાય આ એક જ વસ્તુ છે બીજું કશું જ નથી બીજું આનો હોય ના હોય તમે કાંકરા વગાડ્યા તો મીઠા લાગે આ હકીકત છે નાની વહુ છે એ જો રસોઈ બનાવશે તો પછી મારી રસોઈ તો મહારાજ પસંદ નહીં કરે કારણ કે એવી સુંદર રસોઈ બનાવે છે અને નાનીને બનાવવા દે નહીં અને પોતે મોટી રસોઈ બનાવે અને પીસે તમારે અને નાની વહુને ખાલી વીજળો નાખવા દે એને એક દિવસ નાની વહુ વીજળો નાખતા નાખતા રડવા માંડી આટલો પાણી આવી ગયા અરે મારા ગામ છું અરે રે બેટા કેમ રડે છે મહારાજ પણ મને મોટી નથી બનાવવા દેતા કે તને આવડે નહીં આવું એવું છે મને લખાણ ઈચ્છા છે હું તમને જમાડું કાલ તમે બનાવજો ને એ મને નહીં બનાવવા દે એને કહી દે એટલે રસોડામાંથી લઈને જેમ આવ્યા એટલે એમને કીધું જો કાલે છે ને આ નાની એવું થાળ બનાવશે મારા મહારાજ એને ક્યાં કઈ આવડે છે જેવું આવડે એવું અમને તો અભ્યાસ છે કાચું પાકું થાય પણ અમારે એના હાથમાં જમવું છે અને એનો ભાવ છે બનાવવા દિવસ દિવસ અમારે આજ્ઞા છે સારું સારું સારું પછી ખબર છે ને એને રસોઈ બનાવી રસોઈ તમે ત્યાં બાર માં છમકારો બોલે ને સોળ ને ઘરે સુગંધ જાય દાળ વઘારતા આવડતી હોય તો નહીં તો બાર ઓસરી બેઠા તો ખબર ન પડે હું ઉઠેલી સોળ ને ઘરે સુગંધ જાય એવી દાળ વધારી અને ચૂરમું બનાવ્યું હતું એવું આમ લસોટી સરસ મજાનું કર્યું કણીદાર મજાનું અને એ પાવણમાંથી ઘી નાખીને આમ એવી સુગંધ છૂટી અને એવી સરસ મજાની ખાંડ દળેલી તૈયાર કરી અને એને થઈ ગયું હા હા હા આ છૂટું ચૂરમું લાડુ અને આ દાળ ને શાક ને આ મારા આના હાથનું જમે પછી કોઈ બી મારા હાથનું જમે નહીં એ ઓલી નાની આખી પછી થઈ ને એટલે દાળમાં મીઠું નાખીએ વધારે અને ચૂરમું જે બનાવ્યું હતું એમાં સાંભળતા આપણને કાંઈક થાય જેને રેતી લઈ આવી નાખી દીધી કોને જમાડવા છે એને ભગવાન તો પોતે માને છે હવે મહારાજ જમવા બેઠા જેવો લાડુ લીધો શું થાય પોઝિશન બોલો રેતી એક કાકરો ભાતમાં આવી ગયો હોય તો શું થાય ત્યાં રેતી અને મહારાજ વખાણતા જાય તમે કહેતા હતા એને આવડતું નથી આને તો બહુ હાથ બહુ સારો અને બહુ સરસ બનાવ્યું પણ મને લાગે છે માનો ને માનો આમાં તમારો હાથ હોય એવું લાગે આટલું બધું મીઠું તો સ્વાદિષ્ટ ના થાય આટલું બધું સ્વાદિષ્ટ ના થાય આના નક્કી તમારો હાથ છે અને એ કઈ સમજે નહીં સ્વાદ વખાણે છે કોણ મહારાજ સદાનંદ સ્વામી નો સ્વાદ હોય તો કેળાની છાલ જોઈને તૃપ્ત થઈ જાય હકીકત એવો કશું નથી હોતું આ આ લોકના ભોજન ભાઈ ભગવાન ને શું આમાં ભાવે આ લોકનું કઈ ભાવ એવું નથી આખો ભાવ હોય તો ભગવાન જમે છે બીજે દિવસે આમ રાખે ત્રીજે દિવસે આમ રાખે પછી મહારાજે કીધું કે મારે જવું છે ત્યારે મોટીએ કીધું કરે મહારાજ મને તો લાભ મળ્યો નહીં મહારાજજી તમને જમાવાનો મનોરથ રહી ગયો હું એટલા માટે કહું છું કે આ પ્રસંગ કદાચ મત્સ્યાનો થયેલા સાથે જોડાયેલો હોય કારણ કે આટલા દિવસ એક ઘેરે જમે એવું શક્ય મત્સ્યાના ફળતા બનવા ના દે અને ત્યાં જીવ કોરબાને કાઢી મૂક્યા છે દીકરાની વહુને એ પ્રસંગ આપણે જાણીએ છીએ એટલે વૃત્તિમાં દ્વેષ હકીકત છે એટલે કદાચ આ સાસુ જ પ્રસંગ હોય પણ બદલી નાખ્યો એટલે મને ડાઉટ છે શંકા છે કે આ પ્રસંગ એમનો હોવો જોઈએ અને એટલે જ હું માનું છું કે આ અપરાધ કર્યો ને એટલે જ થઈ મારી બુદ્ધિ ફરી હોય અને પછી એમને આ મારાનું માન્યું ના હોય અને પછી એને દુઃખ ભોગવવું પડ્યું ભગવાન ભગવાન સજાનંદ સાહેબ છોડી લઈ ગયા અને મચ્છીઓનું આમ જળ હરણ કર્યું બાકી જેને આટલું સાચવો હોય એ મારો બાપ તરછોડે નહીં કોઈ મારી એમ કે છે કે આ પ્રસંગ આવી રીતે કર્યો ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી રેતી ને તડકમ લીધું પણ મારા જેટલા દયાળુ ને કે તો વધવા જ ના દે ને દાળનો લાડુનો કશું વધે તો નાની ખાય નાની ખાય તો દુઃખ થાય ને બરાબર આમાં રેતી આમાં નમક આમાં રસ કેમ જીમાય વધવા જ ન દે ઘણો આગ્રહ કરે પ્રસાદ માટે દોડું રહેવા દે તો ના ના પ્રસાદ માટે મને એટલું બધું મીઠું લાગે છે ને મારે એ કેવું છે કેવી શાંત મૂર્તિ રેતી ખાઈ જાય ચાર ચાર દિવસ હોતી પેટમાં રેતી પધરાવી જાય તો બોલે નહીં આનાથી વિશેષ શાંત કોણ આટલો ક્ષમાશીલ સ્વભાવી છે પણ સહજાનંદ સ્વામી આવો શાંત રસ એના જીવનમાં છે આવો શાંત રસ એની વાણીમાં છે અને એવો જ શાંત રસ એની મૂર્તિમાં છે પણ આટલા જ શાંત હોવા છતાંય પાછા બીજા રસ પણ એમાં છે પણ એ બધી વાતો આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ